જાન્યુઆરીમાં આવે છે એટલે આમ દસમાં માહિતી અગિયારમાં માહિતી આવે અગિયાર માંથી બારમાં સૌથી છેલ્લે હું હું શુદ્ધાત્મા છું એવી સૂઝ પડી જાય એન્ડમાં એટલે દર્શન પછી નિરાવરણ થઈ જાય છે પેલા શબ્દ શુદ્ધાત્મા ના થયા છે પેલા કે હું તો ક્રોધી છું હું લોભી છું આવી સૂઝ વર્તી હોય મને આ જોવાનું બહુ ગમે છે વિજયમાં વિજયમાં હોય આટલો વિષય પ્રિય હોય કોણનો વિષય પ્રિય તેથી આગળ વધે ત્યારે ક્રોધી લોભી થાય અને ઈચ્છે આગળ વધે સંકેત થાય બધું ખોટું આમ છે પછી હું શુદ્ધાત્મક ફેરવું એને પૂછ પડી જાય આત્મા કશું લેવા દે આત્માનું ફંક્શન શું હોય છે આ વ્યવહાર અહંકાર ધારણ કરે જ્ઞાન પ્રજ્ઞા ધારણ કરે તો આત્મા શું હોય છે ત્યાં એની હેલ્પ શું હોય છે પ્રકાશ આપે તે નથી સૂર્યનારાયણ પ્રકાશ આવતો નથી એમનો સ્વભાવ જ છે પ્રકાશ મળેલો પણ પ્રકાશ સ્વરૂપ નું સમજ પોતાને કઈ રીતે આવી શકે આ ચલાવ ચાલુ ચલાવ પ્રકાશ ના આધાર તરફ ને પ્રકાશ ના આવે તો અંધારું ગોળતી જાય બુદ્ધિ રૂપી પ્રકાશ ચાલે એ જ્ઞાન ના હોય તેને અને જ્ઞાન હોય તેને જ્ઞાન રૂપી પ્રકાશ તો એ જ્ઞાન પ્રકાશ ને સમજી શકાય ખરો ને તો કઈ રીતે સમજાય સમજવો હોય તો કઈ રીતે સમજાય નિરક પ્રકાશ જ્ઞાન પ્રકાશ નિરક પ્રકાશ જ્ઞાન પ્રકાશ પ્રજ્ઞા જુએ છે પ્રકાશ અને અને એક બે જણ જોનારા બે વસ્તુ જોનારી વસ્તુ બે એક પ્રજ્ઞા શક્તિ પણ જોઈ શકે છે અને પછી આખવા બસ તો પ્રજ્ઞા તો કામ પૂરું થાય પ્રજ્ઞા લાય સારું બહાર દેવી બોલ્યા બધા બે પ્રતિ તો રે એને સાહેબ સમજી એ રીતે સમજતો હજુ એકલા તો આવતા નથી ને મારી વાત શાસ્ત્રમાં હશે સાહેબ ચમકી દો એને કર્મ ના બધા એવું શાસ્ત્રમાં હશે શાસ્ત્રમાં એવું હશે ના એવું હશે તો સાહેબ ચમકી તો પાછલા કર્મ તો પાછલા છે શું થાય બોલ નાખીએ બોલ નીચે ફેંક્યો અને એકદમ આપણને ટાઈટ નીચે થઈ ગયું તેથી બોલ બંધ થઈ જાય શું કરે ફરી પડે ફરી પડે લોકો સાયકલ થઈ ગયેલું ઉડી ગયું બધું ઉડે જેટલા થી વાગે એટલા ગોસ્તી ઊંચો છૂટો છૂટો રે તે વખતે એ તો થોડો ટાઈમ ઉછરે પછી શાંત થઈ જાય બધું ઓછો હોય હા એ જરાક પછી મૂકી દે લાયા બદલ શ્વાસ શ્વાસ મૂકી દેવાનું ત્રાસ બધો ગયો મારું બીજું કઈ આવ્યું હશે દુકાળ કરતા તો ઉંદેરા બેઠા ને થઈ જાય ઉંદેરા ખોલતા છે એવું કઈ મસાલો લાગે દસ નફો દેખાય મોટો એથી કેટલાય છે પડ્યા કાપડમાં તમે નવું થયું ત્યારે નવું થયું ત્યારે જ્ઞાની પુરુષ પાસે ચિત્ત ઠેકાણે કેમ નથી રહેતું હા ઠેકાણે ના રહેતું તો અહીંયા રે રસ્તો બતાવે છે ચાલતા કરતા કરતા ધીરે કશું ભરેલું નથી દાદા મારા જ નથી એવું કશું ભરેલું જ નથી દાદા કચરો જ ભરેલો છે ચૌદ પેલા તો સન્માયાઘાત થતો હતો એટલે ફરી પાછું રિટર્ન થતું હતું આપણે થોડો સન્માયાઘાત નથી થતો નીકળી જાય કચરો નીકળતો જાય થોડું ટેપ થઈ જાય બધા મળી જાય અત્યારે ચંદ્રાકાર નથી થતો પણ આપડે કચરો નીકળતો ખાલી થતો એવું લાગ એવું ખબર ના પડે એવું લાગતું નથી એમ